બીજી ત્રીજી બિલાડી પાંચમી બિલાડી તો કયો એટલે મારા ખતરો જેવો છે તે એક જ એક જ દિવાળી હટાવી પછી મને ના અમારું તમે તમારું નામ ના દેવાય તને આવો ભાવ થયો છે તો મને અભાવ થાય તો મૂરખ કેવો એને ભાવ થયો છે ભાઈ ભાઈબંધ ને ભાઈબંધ મિત્ર મિત્ર એને એમ ભાવ થયો છે કે તમારો અઘરો કેટલો રહે તો મને ભાવ ઉત્પન્ન થયો ત્યારનો કહ્યું એટલો તારે જેટલી હરગાવી એટલે થાય કારે અમે કીધું ક્ષત્રિય કહેવાય ક્ષત્રિય પરમાણ બહુ કઠણ હોય ગળું કાપે ને તો અસર ના થાય શું કહ્યું પરમાણુ તેથી તેથી ભગવાને કહ્યું ને કે તીર્થંકર ગોત્ર ક્ષત્રિય વગર હોય નહીં કેવળ કૃષ્ણ કેવળ બુદ્ધિનો પાંચસો વાક્ય સાંભળીએ પાંચસો ટાઈમ સાંભળીએ પાંચસો ટાઈમ એક વાક્ય પાંચસો ટાઈમ સાંભળીએ તો નહીં કશું સ્પર્શ કરે નહીં હાજીલું એક જ વાક્ય એક જ સાંભળવું બુદ્ધિ માં તો બુદ્ધિ બુદ્ધિ નું વધારે ઉતરે દાદા હાથ નું ઉતરતું નથી હમણાં એ આ હાર્ટીની વાત ઉતરે એના માટે ઉદય કરમ જોઈએ નહીં તો બુદ્ધિની વાત પહેલી ઉતરી જાય લોકોને અને હાર્ટીની વાત નથી બુદ્ધિની વાત એ ઉતરી જાય નહીં હાર્ટની વાત સાંભળવામાં જ આવી નથી જો હાર્ટની વાત સાંભળવામાં આવ્યો ને તો ભાઈ શુદ્ધિકરણ થાય આ તો બધી બુદ્ધિની વાતો તર્કે ચડાવી દીધા બુદ્ધિવાળો બીજા બુદ્ધિવાળો વાત કરે તો તર્કે ચડે પછી કાકા ની પાસે છે હાર પણ બુદ્ધિ બુદ્ધિવાદ ખબર જાય કે શું થાય તર્ક ઉપર ચડે જોઈએ કાચ બધું છે બુદ્ધિ મૂકેલી બુદ્ધિ એવું કેવું અમુક જ જાતના કપટ બીજી બધી ધર્મ કપટ ને કેવું અહીં ચોખ્ખું ખાતું બઉ સારું રહે છે એ કહેતા પણ નથી ફક્ત આરતીમાં એક બધા દર્શન કરી દેજો આરતી દર્શન કરી દેજો જવું જોઈએ ત્યાં કંઈક ઠંડક વરે વિભ્રમ વિભ્રમ એટલે શું વિભ્રમ એટલે આ સંસારમાં મેન્ટલ હોસ્પિટલમાં ના મોકલાય અને ઘરમાં ઘરમાં ના ફાવે ઘરમાં મેર પડે નહીં હોસ્પિટલમાં ચાલે નહીં એમ નબળી પ્રભુ ઘરમાં મેર પડે નહીં અને હોસ્પિટલમાં હોસ્પિટલ ના કહે છે શું બા આને જ બોલાવો એટલે એના માટે લાયક છે તેના માટે લાયક ને ત્યાં આગળ લાયક થાય ત્યાં વિભ્રમ જેને કહેવામાં વિશેષ ભ્રમ આ ભ્રાંતિ તો છે વિશેષ ભ્રમણા ઉભી થઈ ઘેરે એડજસ્ટ થાય નહીં પછી તો મેન્ટલ હોસ્પિટલ પર એડજસ્ટ ના થાય મેન્ટલ હોસ્પિટલ વાળા ના કે ભાઈ અહીં આગળ અમને ત્યાં લાવ્યા કોઈ પણ જગ્યા તો જોઈએ એટલે જેને જે સ્થાનક જોઈએ છે તે મળી આવે છે દરેકને પોતપોતાના હિસાબનું સ્થાનક બધું મળી આવે છે આ દરેક સ્ટેશન પરથી ગાડી ચડતા છે ને પેસેન્જર નહીં ચડતા હોય એ બધા મુંબઈથી ચડતા છે દરેક પેશન્ટ મળી જાય માસ્તરોની ચાલે કલેક્ટરની ચાલે ચાલે બધાની ચાલે ભટકી ભટકીને આગળ અંતર શાંતિ ના અનુભવી શકે એ કાંઈ કહેવાય બાહ્ય શાંતિ તો બાહ્ય શાંતિમાં બી બ્રહ્મ જ કેવાય ને બાહ્ય શાંતિ એનો પણ અંદરની શાંતિ લાગે ને દાદા એમ કે છે બાહ્ય શાંતિ પણ એ ભ્રમણા જ કહેવાય ને એમને તો અંતર શાંતિ જ લાગે ને ના એમને શાંતિ લાગે એમને સાચી લાગે હા એ જ કહું છું એક માણસ બહુ બહુ બહુ નહીં અંદર ચેન ના પડતો હોય તેને થોડીક શાંતિ મળે છે બહુ થઈ ગયું દિવસો જાય ને તારે આપઘાત ના કરવો પડે ને આપઘાત કરવાને અહીં પર આવ્યા હોય તારા આ સ્ટેશન ભેગું થાય ચાલે જીવાડે ને અને નાના છોકરાઓ ત્રણ થી પાંચ વર્ષ સુધીના દોઢ થી પાંચ વર્ષ છોકરા મોકલે તે એને તો રૂપિયા ચવાણું આપે તો ના દે કારણ કે ગયડા અને નાના છોકરા જ્યાં સત્ય સત્ય વસ્તુ હોય ત્યાં જાય બેહી શકે ને બેહી ના શકે એમને જબ્બો થઈ જાય સત્ય વસ્તુ હોય ત્યાં બે બે ના શકે નાના છોકરાને એને આકર્ષણ જ ના થાય ચડીને જતું રહે મણિલાલ બધા ગયેલા રે ને ત્યાર પણ હિન્દુસ્તાનમાં મળી આવે છે બધા સાધન તો બધા મળી આવે છે તે પાછા ફર્સ્ટ ક્લાસ જેવા નહીં થર્ડ ક્લાસ જેવું નહીં કરવી ફર્સ્ટ ક્લાસ જેવું પાંચ પાંચ રૂપિયા પાંચ અહંકાર એ બગડી ગયો જ કર્યો એટલે જ્ઞાન એ બગડી ગયું અહંકાર એ બગડી ગયો હા તો પૂન છે એટલે બધું ગાડો ચલાયા કરે છે પૂન પાપના ઉદય છે ઉદયના આધારે ચલાવે જ્ઞાન લીધું એટલે થઈ જશે જ્ઞાન લીધું છે વાંધો નહીં આવે ના વાંધો નહીં ધ્યાન ધ્યાન ઠેકાણ આવી જશે પંદર ભરે તો ઠેકાણે આવે ને મોડામાં મોડું પંદર ભવે તો ઠેકાણે આવે ને મોડામાં મોડું પંદર ભવે તો ઠેકાણે આવે ને પંદર પંદર માં ભવે મોડામાં મોડું પંદર ભવે એટલે બધું નહીં વહેલું વહેલું ઠેકાણે વ્યવહારની બહાર છેટા રહીએ ને વ્યવહારથી ત્યારે વ્યવહાર જુદો રહીએ એટલે આપણે વ્યવહાર જુદો કરવો પડે એ જનતી વાતો કરો આ તમારા મિત્ર આવ્યા એવું કેવું આપણે એટલે તમારો ભાઈ આવે તો એમ કે ભાઈ આવ્યા વાતો વાતો કરો જરા સહેજથી વાતો કરજો કઈ જેવી વાતો કરી એવી તાલી બાલી બધું દેવાય તાલી દેવાય ના દેવાય બે તાલી તારે કે બે તાલી કઈ ડ્રામા છે ને પહેલેથી ભગવાને કહ્યું જ છે કે the world is the drama is self પણ ડ્રામાનો અનુભવ થાય તારા થશે કે ડ્રામા જ સત્ય માની લીધો છે અને સ્વરૂપ વિચારે પડ્યું છે ભરતો હરિયલ નામ ભૂલી જાય પછી ભરતોરી થઈ ગયો રહી છું પછી પીંગળા થતા આવું કરીને રડે ને પછી દીક્ષા તેને મૈયા પીંગળા હાથે હાથું રડે અને આ ભરતું હરી આપણે પૂછીએ કે ભાઈ તું હાથું રડતો હતો ના હું લક્ષ્મીચંદ છું તો નાટક ના કરવું પડે તો પગાર કાપી દે નાટક કરવું અભિનય કરવો પડે અભિનય એવું આપણે સંસાર બધા અભિનય કર્યા ને એ એનું નામ આત્મા શું છૂટો કહેવાય બધી જાતના હવાનું કરવાનું બધું વાતો ચિત્રો બધું કરવાનું તમે નથી કરતા બધા વેપારી આવે તો જોડે રાખી કોઈ વિભંગી માણસ નથી વાતો બહુ કરતા એ અમારી જોડે કરીએ શકે નહીં એની ચૂપ થઈ જાય બોલતી બંધ થઈ જાય બોલતી બંધ થઈ જાય એની એને આપણે કહીએ કે તું કંઈ પૂછ તો પણ બોલાય નહીં એના એટલે આ હતા ભંગી એક એમના ભાઈ બંધ આવ્યા હતા ને હે ચોટા ચોટા બોલતી બંધ થઈ જાય હાર્ટ ઉપર આવી જાવ બુદ્ધિ આ જગત જયારે બુદ્ધિ બુદ્ધિનો પ્રચાર છોડશે હાર્ટ ઉપર આવશે તારે પાછું કઈ સરળ પડશે બધું બુદ્ધિ પણ વધ્યું છે બધું આ જૂના ગઈડિયા બધા બુદ્ધિ બુદ્ધિ પર નહીં પડેલા અને હાથ ઉપર રહેલા તે એમને આ જવાની જોડે મેળ ના પડે તે રીતે પેલો એટલો બુદ્ધિ પર જ પડેલા અંદાજ તો સારું મારા હાથમાં એટલી બુદ્ધિ પણ નહીં પડેલા હાથ વાળા માણસ જરૂર કેવા અમને ઓળખી ગયા બધા સાધુઓ કાઢી મળતા હતા પણ મને ઓળખી ગયા હતા આ ઓળખાવું બહુ અઘરું છે વસ્તુ ઓળખાણ પડે નહીં આમાં બુદ્ધિશાળી તો બુદ્ધિથી માપકાર કરે કર્યા કરે શું બુદ્ધિ બુદ્ધિ થી માપ કાર્યકાર કરે બુદ્ધિથી તોલાય એવી વસ્તુ નથી આ એ બાજુ ગમે એટલી બુદ્ધિ વાપરે તો બુદ્ધિ તોલાય એટલું વ્યવહારમાં લોકો મને ઓળખી શકેલા નહીં ઓળખી શકેલા નહીં કારણ કે એ એની બુદ્ધિથી જુએ અને હું ડિરેક્ટ જોઉં ડિરેક્ટ જોઉં કે જાણે કઈ દ્રષ્ટિ જોતા હશે ને કઈ રીતે આમ કરતા હશે એના નખરા લક્ષ લક્ષ નાખ નાખ કરે મારે ડિરેક્ટ જોવાનું સુધી અને અતિન્દ્રિય થી મોક્ષ માર્ગ ઇન્દ્રિય થી બધા વ્યવહાર કરો આંખે મચીને ચાલશો નહીં ઇન્દ્રિય થી વ્યવહાર કરો વીસ અગિયાર ઓગણીસો છોતેર દાદા દર્શન દર્શન અજ્ઞાન થઈ ગયું સમજાવો ને તમે કોણ છો શું છો એ બધું સમજાવો એ તો કહ્યું એમને એ કે એ તો વાત જ્ઞાનની તો વાત પછી પણ અત્યારે મને પ્લેસ માટેનું શું કહીએ ક્લેશો સમજ સમજ્યા નહીં તેથી જ આ ક્લેશ ઉભો થયા છે ખોટું કોઈના કોઈને દુઃખ થાય એવું વાતાવરણ ઊભું કરીએ એટલે આપણને દુઃખ ક્લેશ ઊભો થઈ જાય क्या बताते हैं कि जो कभी हुआ था यही था सर पहला तब भी हमारा दिमाग में नहीं कभी गरीब नहीं हुआ था अभी ये दफे शुरू हुआ ये था अब थोड़ा कुछ गुजरात जानता है थोड़ा जानता है थोड़ा जानता है इधर बम्बई में रहता है શું એમનું નામ બાપ પૂછ્યું બધું? केवल प्रसाद केवल कृष्ण હે? केवल कृष्ण પછી બધું શું તો કહ્યું એમને એ કે આ કરેક્ટ વસ્તુ નથી એ તો એમણે કહ્યું કે હું નથી જાણતો હમ. અને એટલા માટે હું અહીંયા આવું છું हाँ तो वो जानने के वो अपने कौन है कि जानने के लिए इधर आया है तो ये जानने के लिए कल टाइम है तो आप आ जाओ सब घरी चली जाएगी कल आ जाओ બીજો કોઈ રસ્તો નથી એ એ એટલું તો કહે છે કે ભગવાન કહે છે કે आपको ख्याल नहीं है नहीं वो दादा साहब बराबर है आगे ये मेरा वैसे कॉस्ट क्या है मैं आपको बताऊं इट्स नॉट फाइनेंशियली आप हिंदी उसका नहीं है वो रेंटल एडजस्टमेंट है समझ गए नहीं? भाड़े का है भा- भाड़ा देना पड़ता है किराया देना पड़ता है हर रोज भाड़ा देना पड़ता है ऐसा भाड़ा देना पड़ा ये भाड़ा अच्छा है भगवान की प्रसादी करेला है थोड़ा कुछ लेना भाड़े की रूम में रहने का अपने ये भाड़े की रूम में अपने रहने का कुछ नहीं। भाड़ा क्या देने का है एक खिलाओ एक खिलाओ पानी पाओ सब कितनी बड़ी कितना भाड़ा देता है जब लेना देता है ભાડું નથી આપતા રોજ રોજ ભાડું આપી દે એક દાડો ઉધાર ના રાખે સાધુ સંધ્યાસન ઉધાર રાખે ત્યાં <laughs> પાક કરે તો ઉધાર રાખે સ્ટુડન્ટને બહુ ચાલે છે મહેશ યોગીની બધી એમને રોગ દાખલ કર્યો તારા માણસ સુખી થવાના નહીં કાયમ અને ઉડતા બદલ થઈ જવાનું આય છોડી દેશે ને આય છોડી દેશે કરશે ત્યાંના લોકો થાકેલા છે હે થાક્યા એમને કંઈ જોઈએ છે એના આ લોકો લાભ લે છે ત્યાંના લોકો થાકેલા છે કંટાળી ગયા કંટાળી ગયા તે સારા માણસો બહુ પડતા નથી સમજુ માણસો જે વિચારશીલ છે નહીં પડતા બીજા સામાન્ય પ્રજા બહુ પડે ખરાબ થઈ જાય માણસ ખરાબ થઈ જાય ત્યાં તો એ લોકો ત્યાં ઇમ્પોર્ટ કરવા થાક્યા છે આ બધા સાધુઓ થઈ ગયા ત્યાં લોકો કે છે હવે અમે આ બધા હવે ઇમ્પોર્ટ ના કરશો આ સાધુ થી અમે થાક્યા છીએ કે છે એમ કે છે હા હવે તો એક્ચ્યુઅલી એમ્બેસી માં એ લોકો પરમિશન આપતા નો સાધુ પરમિશન હવે એ લોકોની અમેરિકન એમ્બેસી માં પરમિશન આપતા જ નથી સાધુઓને ના પણ ના કે આટલા પેટી ગયા છે તે લાખ રૂપિયા ભેગા ખલાસ કરી આવશે એ લાખ રૂપિયા ક્યાં ફાયદા છે પરમાનન્ટ છે તે હા હા વેપારમાં ખોટ ગયા તો બી શાંતિ જાય નહીં નફા આયા તો બી શાંતિ જાય નહીં એસી શાંતિ चाहिए लोग लोग को शांति है तो गड़ी में खोट जाते हैं जब रो रोता है नहीं रोता बाजार में तो पर हाँ? શું નામ છે બેન? કેવલ કૃષ્ણ केवल કૃષ્ણ केवल कृष्ण और फिर नाम भी अच्छा है केवल कृष्ण નામ જ ચાલે મા મોટું પદ બોલાય <laughs> ઉપાધિ બે વસ્તુ જુદી સુખ એ સુખ છે અને ઉપાધિ એ ઉપાધિ ઉપાધિ માં સુખ ના હોય સુખ માં ઉપાધિ સુખ માં ઉપાધિ હોય જો મને સુખ કરતા મને ઉપાધિ કોઈ જતી નથી આવતી નથી આધી નથી આવતી વ્યાધિ નથી ઉપાધિ નથી આવતી સુખ હોય પછી એ ના આવે પેલું હોય તો સુખ ના આવે એટલે ઉપાધિ ચાલે છે ના ભાઈ એ કામ નહીં શાંત રહેવું જોઈએ રહીએ છીએ કોશિશ કરીએ છીએ કોણ તમારી દેખ સંભાળ કોણ રાખે છે કોની મારી તમારી સંભાળ કોણ રાખે અમે એક એક એક પતિ પત્ની ની સંભાળ રાખે પત્ની પતિ ની સંભાળ રાખે માલિક માલિક સંભાળ રાખવા આવે છે ને હા જી પણ દર્શન નથી હોતા આવતા તો હશે આવે સંભાળ રાખે છે પણ દર્શન નથી થતા <laughs> એમ દર્શન જોઈએ દર્શન કરતા પછી ઉપાધિ ના થાય પછી ઉપાધિ ના થાય દર્શન થઈ જાય પછી ઉપાધિ ના બરાબર ખુદા ખુદા કયા કઈ પોળમાં રહે છે સ્ટ્રીટ નંબર સ્ટ્રીટ નંબર બધે બધે વ્યાપક છે ખુદા તો ખુદા તો વ્યાપક છે તમારે નહીં ખુદમાં રહે છે ખુદની અંદર ખુદની અંદર રહે છે એને ઓળખણ પડે તો ખુદા ઓળખણ થાય ખુદનું ઓળખણ પડે તો ખુદા મળે આપણને આ બેન ના ધણી નહીં તમે આ બેન ના ધણી છો જાલ કાસ જ છો કોણ છો તમે બંને બંને શું કરે બંને છે ધણી છે જારકા છે લઈ છે નહીં અને એન્જિનિયર નથી તમે એમ છો અને કોઈના સસરા થાય કોઈના મામા થાય કોઈના કાકા થાય કેટલી જંજાળો છે છે એક જંજાળ છે પેલી માતરીની જાળ હોય છે તે એક હોય છે અને આ જાડો બહુ ભેગી થાય એમનો જંજાળ કહેવાય એટલે જંજાળમાં ફસાયો કેમ કરી છૂટો થાય કે જંજાળ મુક્ત થયા હોય તે આપણને દેખાડી દે કે રસ્તો એ એમની થી પ્રાપ્ત થઈ જાય કૃપા આપે એમની કૃપાથી એમની કૃપા થી બધું પ્રાપ્ત થઈ જાય નું ઓળખણ થઈ જાય ખુદનું ઓળખણ ખુદનું ઓળખણ કરવાની ઈચ્છા થઈ હતી તમે હા પહેલાં તે થવું જોઈએ ને ખુદની ઓળખાણ બેનનું નામ શું પૂછતી નહીં તું પૂછ ને બેન હું ભાઈને પૂછું શહેરા શહેરા શહેરા શહેરા શહેરા શહેરા પેલી બેનનું શું નામ હતું નૂરબાનું નૂરબાનું જરબાનું જરબાનું જરબાનું પેલી પેલી બેન ગુજરાતમાં ને એટલે બઉ સરસ ગુજરાતી જાણે પછી મને કહે છે કે ખુદનું ઓળખાણ કરાવી દેવડાવો તારું કરાવી દેવડાવો તારા ફ્રેન્ડને લઈ આવી ગયું ત્યાં ફ્રેન્ડ પેથી ને લઈ આવી ગયો એટલે ડાક્ટર પેથી ને એને ને જ્ઞાન આપી દીધું ઉદાહરણ થઈ ગયું પછી થઈ ગયું શાંતિ ઉદાહરણ થઈ જાય કે શાંતિ આપની બેન કે છે પહેલા સેલ્ફ રિયલાઇઝેશન થવું જોઈએ ને પહેલા સેલ્ફ રિયલાઇઝેશન થવું જોઈએ તો સેલ્ફ રિયલાઇઝ તો જ્યારે જ્ઞાની પુરુષ મળે ને એની કૃપા નહીં ભગવાન નહીં બેઠેલા છે આ ભગવાન નહીં ભગવાન નહીં ભગવાન આ નો આ તો આવી ગયો છે બેઠા છે તે ભગવાન એ જે ભૂત છે ને ભૂત છે એ જ ભગવાન એ એમનું એમની કૃપા થાય બધું કામ થઈ જાય જે કેરે આપણે લાયક બનીએ કરે લાયક બનવું જોઈએ શું કે છે ક્યારે થાય લાયક બનીએ ત્યારે થાય જોન પેલા અને પેલો શું નામ હતું રુસ્તમ ને થઈ ગયું હતું રુસ્તમજી છે હે રુસ્તમજી રુસ્તમજી રુસ્તમજી રુસ્તમજી બસે ને બધા બેઠા બસો માણસ બેઠા એ રુસ્તમજી શું બોલા માર્યા કે આ દાદાને ઓળખો આ દાદા કોણ છે એમ અમારા પેગંબર ને તેના પેગંબર ને તેના પેગંબર છે કે છે હા બધી વસ્તુ આપી દેશે કારણ કે રુસ્તમ લઈ ગયો રુસ્તમ લઈ ગયા પછી હવે શાંતિ જતી નથી હવે થોડી આવે છે કંકોત્રી મોકલી છે બારમી તારીખ છોકરી પરિણાવે છે રુસ્તમજી સુરતમાં સુરતમાં સુરત વજીફતા વજીફતા તમારે એવી ઈચ્છા છે એ પ્રાપ્તિ કરવાની ઈચ્છા છે પણ એના તો પૈસા પડશે પાંચ પૈસા નવા છે તારી પાસે પાંચ નવા પૈસા છે તાર બસ તારા કે છે ક્યાં આવશે પાંચ પૈસા એનું ઘર માગવા પડે રાખતા નથી કશું રાખતા નથી તમે પાસે રાખતા નથી પાસે થેલી રાખતા નથી God is creator is correct by Krishna. Science છે અને આ છેલ્લામાં છેલ્લું સાયન્સ છે અને તેનાથી જ રિયલાઇઝ થઈ શકે છે નહીં તો રિયલાઇઝ થઈ શકે ને રિયલાઇઝ કેમ કરી થાય સાચી વાત જાણવા સિવાય આખું વર્લ્ડ કહે છે ગોડ ઇઝ ક્રિએટર આપણે ખોટું નથી કહેતા God is creator is correct by your view point not by fact only view point only Christian view point Muslim view point Hindi view point not by fact fact તો આખા એક જ આદમી જાણતા હશે જ્ઞાની પુરુષ જ જાણે છે કે બીજું કોઈ ફેક્ટ વસ્તુ જાણે આ તો તમે નવી વાત સાંભળવાની મળી જ તમે અને તમે સમજાય છે ને વાત સાચી છે એન્જિનિયર સમજી જાય ચાલો આ ભરખામ આપણે બંધાઈએ છીએ તાર એમાં ઈશ્વરની શું જરૂર પડે ઈશ્વરની જરૂર જ શું અમારે ઈશ્વર મહેનતું હોય તો મજૂર કહેવાય આર્કિટેક્ટ કહેવાય મહેનત કરે સતરો થવું હોય તે જમાઈ થવું હોય તે મહેનત કરે ભગવાન નથી સાસુ સતરો થયું નથી જમાઈ થયું કોઈના સસરાય નથી જમાઈ નથી રાત થવું પડી કાલે કાલે કાલે કાલે મારી મુશ્કેલી અને आप समझ पा रहे ना ऐसी कोई तकलीफ होती रहती है नहीं કેટલા વાગે છ પાંચ છ વાગે છ વાગે બજે છ થી નવ નવી વસ્તુ છે એવી એમને સમજાઈ ગયું તત્વ કામ કરી ચૂકી જ્ઞાન આપવાનું રાખ્યું હા કીધું कोई उदास होने की जरूरत ही नहीं भगवान की भगवान ने बनाई नहीं दुनिया तो आपसे हो गई કેવું પઝલ છે The world is the puzzle itself. भगवान अंदर बैठा है सब देखता है जीवन में क्या करता है क्या नहीं क्या सोचता है क्या बनता है क्या इसकी उद्देश्य इच्छा है सब देखता है तो उसका दर्शन हो गया आज दर्शन करने की जरूरत है हाँ, ना जिस कोई तकलीफ नहीं दर्शन अभी तक नहीं किया बाहर देखे इधर देखा है इधर देखा है इधर देखा चीज सच्चा ने देखा ना करो उसमें सजना करी करो प्रत्यक्ष नहीं કેવળ કૃષ્ણ વેપારી છે કૃષ્ણ મંદિર છે ક્ષય થઈ જાય પ્રકૃતિઓ ક્ષય થઈ જાય અમુક અને બીજી પ્રકૃતિઓ દબાઈ ગયેલી હોય તે કે સમજણ ઊભી થાય શું થાય એ સમજણથી એને કામ એને સહયોગક્ષમ કહે છે આપણા લોકો અમને સહયોગક્ષમ શાસ્ત્રમાં સહયોગક્ષમ સારું છે એટલે પ્રકૃતિ થઈ થઈ ગયું અમુક અને અમુક પ્રકૃતિઓ ઉત્સવમાં પડી હોય ત્યારે ભાઈને સમજણ સારી હોય પણ પ્રકૃતિ જાય એટલે સમજણ જતી રહે પછી સંયુક્ત વ્યવહારમાં વપરાતો શબ્દ છે આપણે તરત ચેતવણી આપે છે ને એ ચેતવણી આપે છે ને વારગીરી get 20 તેની વાત અમુક જ માણસો ઉત્પન્ન થાય બીજા બધા ના થાય તમારે તો બધું ધીમે ધીમે તમે બધું વગડતા જશે ને ત્યારે ઉકેલા છે આપણે અત્યારે જે ચાલે છે ને એ જ બરોબર છે એના પુરસાદ કહેવાય એના પુરસાદ કહેવાય અત્યારે ને આના જ પુરસાદ કહેવાય અત્યારે કોઈ વસ્તુને પોતાના ના માનવા બહાર જે ઉત્પન્ન થયું તે પોતાના ના માનવા એને પુરુષાર્થ ગણાય શું અત્યારે હું કરું છું હું નથી કરતો હું કરું છું એવું બહાર ના ઉત્પન્ન થાય એને પુરુષાર્થ કહેવાય આ પુરુષાર્થ જુદો કે એટલે એનાથી પણ આગળ વધીને એનાથી પણ એક સ્ટેપ આગળ છે આ આ પુરુષાર્થ એક સ્ટેપ એનાથી પણ આગળ છે આ પુરુષાર્થ બહુ આગળ છે પણ એ તો જ્યારે તારે તો જવું જ પડશે ને પણ હમણાં આ પુરુષાર્થ ચાલે બહુ છે આપણા મહાત્માઓના આ પુરુષાર્થ ચાલે ને તો બહુ છે બહુ ઘણો મોટો કહેવાય પણ મારું પોતાનું પારખું જેને સમજ પડી ગઈ છે એ પુરુષાર્થ ચાલે ને એટલે ઘણું કહેવાય આ જે વાત કરી છે જુદી વાત કરી એ અમુક જ માણસો નુકસાન થાય અમુક જલક તૈયાર થયેલો માલ હોય ને એટલે એને એને મોહનું આવરણ ઓછું હોય એવો મતલબ છે મોહનું પ્રમાણ એને મોહનું પ્રમાણ ઓછું હોય એવો મતલબ મોહનું પ્રમાણ તો ઘણું ખરું કલાક લગભગ ઓછું થઈ ગયેલું હોય તમારામાં તો મોહનું પ્રમાણ વધારે પડે હા હોય એટલે તમને તો એ વાત આપણે પહોંચાડી દેવું નહીં આપણે અહીંયા આગળ હું કરું છું કે વ્યવસ્થિત કરી બાંધ રહેવું જોઈએ આ મારું કે બાંધ રહેવું છે શુદ્ધાત્માનું લક્ષ રહ્યા કરવું જોઈએ મોહની પ્રકૃતિ કરી ને ઘણી વાર પણ જરાક લગ્ન હોય સારી બારી હોય તો મૂર્તિ કરે લગ્ન ના હોય તો પી આવે જેમ તેમ કરીને ટાઈમ પસાર કરી નાખે ને આવતો ભરો ખરાબ બાજુ તરફડાટ તરફડાટ તરફડાટ જેમ કરીને સહન થતો છે સેકન્ડ સહન ના શું કરે ક્યાં જાય કઈ દરિયામાં પડી દેવાય એના કરતાં સારું છે દરિયા ડૂબી મારે તેના કરતાં છે ગારો પડે તો ઘરમાં સુઈ રહે ગારો પડે તો ઘરમાં સુઈ રહે બહાર હોવા જાય પંદર હોવા જાય એવા પણ દરેક તરફડાટ બધા તરફડાટ આ તો વધી જાય તાર બૂમ પાડે છે બધો વધી જાય તાર બૂમ પાડે છે બરાબર છે બધા છે સાધુ સંન્યાસી છે ને આમ ટકો છે એમને કે ઇન્કમ ટેક્સ નથી સેલ ટેક્સ નથી કશું થાય પણ આમ આ ટકો નથી તે ઘઉં લાવવાના નથી ઘઉં જુવાર લાવવાની તૈયાર રોટલી મળે છે તો એક લખો લખો લખો એક જ કારણ પોતાનું અજ્ઞાન પોતાનું અજ્ઞાન જાય એવું નથી જ્ઞાની સિવાય જ્ઞાની કોણ ફેરો હોય જ્ઞાની કાર્ય કઈ હોય નહીં દુર્લભ દુર્લભ દુર્લભ પ્રભાવ પ્રભાવદેવ કહ્યું કો વખત દુર્લભ કહ્યું ઘરે બહુ થાય મારે નહીં તો ઘરની આપણું ઘરે ના કરે કોઈ કેવા ના આવે બહુ થાય પાર વગરનું જ્ઞાનમાં દેખાય ને તેથી જ અમને કરુણા આવે કરે કઈ જીવ કઈ શાંતિને પામે અમને દેખાય જ્ઞાનમાં બધું આમના દુઃખ એટલા બધા દુઃખ આપણે અહીં દુઃખ એટલું નહીં અમેરિકામાં આટલું માખણ છે ઘી છે બધું ખાવા પીવાનું બધું પાર સસડાટ સસડાટ ખાધાનો મેળો ચડે ને પણ તરફરામ જ નહીં કોઈ નહીં રાજા નહીં મટે નહીં અને આચાર્ય મટે નહીં સાધુ નહીં મટે નહીં ફક્ત દાદા પાસે જ્ઞાન લે તારે તરફડાટ મટે તરફડાટ મટે માછલી તરફડે ને તરફડ્યા જ કરે તેથી કહ્યું કે મારો મોત છે કઈ આખો મરેલો જ છે પછી મોત ક્યાં આવે છે જન્મથી જ મરેલો છે આમ તો કઈ દુઃખ આવ્યું એ મરી ગયો એ મરી ગયો એ મરી ગયો બોલે લોકો વેપારમાં શું કરે છે એ આખર ગીતાળ ખોટે આવી આખર બે કકડાટ મળતી હોય કઈ શું કઈ થાય આ બાજુ એક આ બાજુ થાય તો આ બાજુ રોણ થાય અને કેમ કરીને લોકોને આ ઘેર બેઠા રૂપિયા આલે આવે ઘેર બેઠા બધું આગળ આવે તેને શું કરવું પણ ક્યાં બોજો મૂકવો આત્મામાં એવી જગ્યા નથી કઈ વસ્તુ મુકાય અને પૂજલ વિશે નિયમ છે પણ ક્યાં મૂકવા જોઈએ બધો બોજો છે છે એક વિકાસ આમાંથી અમારે છૂટીને ભાગી છૂટાય થઈ ગયું રાખે આ ભાગી છૂટવાનો માર્ગ છે આ મોક્ષ માર્ગ નથી શું છે ભાગી છૂટવા હા આમાં તેમાંથી જેમ તેમ કરીને ભાગી છૂટવા ભાગી છૂટવું છે ને આમાંથી બસ ત્યાર પછી સંભાવે સંભાવે વાલજીભાઈ કહે છે સંભાવે ભાગી છૂટવું છે હે સંભાવે ભાગી છૂટવું હા અમારે ભાગી છૂટવું છે અમને ખ્યાલ આવતો છે ફક્ત આ લોકોનું કલ્યાણ થાય એટલા માટે મારા મને આમ છે કે અમને મોક્ષ મળી ગયેલો ભાઈ એટલે નહીં તો આ બોધે તો કામ નથી ને ખાવ ખાવાનું બોધે ઓછો લાગે ખાવાનું કંટાળ છે એ બધી આ બધી વાતો સારું કહેવાય આ બધી આપણે આ બધાને લક્ષ્ય કહેવાય ખાવાનું કરે આ અંદાજ ચૂકા છે અંદાજ થાય છે ખાસ ચૂકવાનું કઈ અંદાજ છે આ બધાને લક્ષ્ય કહેવાય ખાસ ચૂકવાનું શું થાય છે ના છૂટકે બધું કરવું પડે. અંતર શાંતિ થઈ જાય આ તરલાશ મળી જાય અંતર શાંતિ अंतर शांति हो गए बस वही वही वही मुक्ति ने मुक्ति का भरा खरी टिकट है वही लाइसेंस है अंदर की शांति मिली वही लाइसेंस है वो जाएगी नहीं फिर पीछे नहीं जाएगी <coughs> बराबर शांति રહે છે કે અત્યારે સારું લાગે છે કે શાંતિ રહેશે અત્યારે આ સત્સંગ અનેરો સત્સંગ સત્સંગ <coughs> शांता था ने काम ऐसा है कि आपके पास हम लोग क्यों आते ठीक है समझा आपके पास हम लोग क्यों आते हैं हाँ। मेरा जवाब हो हम लोग क्यों आए हम्म। उसके लिए ये लिखा है एना मटे में લખ્યું છે हाँ બરોબર यानी कि भगत क्या ये सत्संगी आपसे क्या क्वेश्चन करते हैं हाँ। और उसका आप क्या जवाब देते हैं हाँ। उसके लिए है ये हाँ बिल्कुल अभी क्या है ये सब लोग क्या पूछते हैं मैं तेन पूछना दादा भगवान मेरे हृदय बसिंदे के दूर में बाबा मैं तेन पूछना दादा भगवान मेरे हृदय बसिंदे के दूर ये सब लोग पूछते हैं ये दादा भगवान तुम हमारे हृदय में बसते हो कि दूर बसते हो हाँ तो दादा क्या जवाब देता है दादा भगवान તમે અમારા હૃદયમાં બસો છો કે દૂર બસો છો हाँ बरोबर बरोबर। कि दादा भगवान क्या जवाब देता है सुनो क्या देता है बोलो खोज के देख ले माने अपना बचा रोम रोम भरपूरवा दादा बोलता है बच्चा अपना ये तू अपना मन खोज के देख मैं तेरे रोम रोम में बसा हूँ તું તારું મન ખોળીને જો તારા રોમ રોમમાં હું વસેલો છું फिर भगत क्या पूछते हैं ये लोग क्या पूछते हैं ओल सेंदा आप हमारे पास बैठा है दिसदा नहीं दादा कोल भी नजदीक बैठा हुआ है पर दिखता नहीं दिखते दिखाई नहीं पड़ता तेरी अखियांदा है वे कसूर वे वाह वाह सेंदा दादा दिसदा नहीं प्यारा अखियांदा है वे कसूर ਮੈਂ ਤੈਨੂੰ ਪੁੱਛਣਾ ਦਾਦਾ ਭਗਵਾਨ ਮੇਰੇ ਹਿਰਦੇ ਵਸੇ ਨਾਵੇ ਕੇ ਦੂਰ ਨੇ समझ पड़े तुम्हें इसका क्या मतलब है कि दादा पास में बैठा हुआ है अब कोई आया है दादा से कि हम पैसा उठाए कोई आता है दादा से कि हमारा ये काम हो जाए लड़के की शादी हो जाए ये इसके लिए भी कोई आना चाहिए तो इसके लिए आना चाहिए कि हमारा जन्म कैसे सफल हो કોઈ કે છે મારા છોકરાનું લગ્ન થઈ જાય કે પૈસા મળે એટલા માટે દાદા પાસે નહીં આવવાનું પણ દાદા પાસે એટલા માટે આવવાનું કે મારો જન્મ સફળ થઈ જાય अब दादा क्या बोलता आगे इन सबको प्रेम की जोत जगालय बच्चा तेरा साहिब आसरा हजूर रे कि मैं कब मिलूंगा तुमको जब तुम प्रेम की जोत जगाओगे प्रेम से मुझे याद करोगे महकमा ये सत्संग वाले क्या बोलते हैं फिर अब बता सुन कहे थे हम लोग मैं अनजान विधि कोई न जाना तेरी माया संसार आप समझते हैं ये तो हिंदी है हाँ। मैं अनजान हम अनजान है हमको कोई विधि मालूम नहीं है आपकी ये जो माया है उसने हमारा मन मोह लिया है आप क्या आगे से जवाब देते हैं माया यो सुनु वे आप दिनी बच्चा जिदा दादे दे नाल प्यार वे मैं तेनू पुछना दादा मैं तेनू पुछना दादा मेरे हिरदे वसेंदे हो के दूर खोज के देख ले माने अपना बच्चा तेरे रोम रोम भरपूर બોલ વચંદીઓ તાત સદીની માએ તેરી અખાં લાયે વે કસૂર વે પ્રેમ દી જોત પ્રેમ દી જોત જગાલાયો બચ્ચા તેરા સાહિબ આસરા હજૂર વે પ્રેમ દી જોત પ્રેમ દી જોત જગાલાયો બચ્ચા તેરા સાહિબ આસરા હજૂર વે मैं अनजान विधि कोई न जाना मैं अनजान विधि कोई न जाना तेरी माया ने मोया संसार वे तेरी माया ने मोया संसार वे अब माया उसनु माया उसनु वे आप दिनी बच्चा जी दा दा दे नाल प्यार दे हम्म? ये ये लास्ट यानी कि माया उसको कुछ नहीं कर सकती क्योंकि भगत पूछता है इनसे कि भाई ये तो ये संसार की माया है उसने मुझे मोह लिया है अब मैं क्या करूं तो ये जवाब देते हैं कि जिसका दादे के साथ प्यार है उसको माया भी मोह नहीं सकती અમે બધા પૂછીએ છીએ કે અમે શું કરીએ અમે તો આ સંસારની માયા છોડતી નથી તો એ કે દાદા કે છે કે જેના દાદા જોડે પ્રેમ